હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા નવ્ય ભાઈ વાર્તા સાંભળે છે આવો આવો નવ્ય ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો અને કાન દઈને સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ખેડૂતની કાકડી એકવાર એક રાજા વેશ પલટો કરી અને પોતાની પ્રજાના સુખ દુઃખ જોવા નીકળ્યો હતો હો રૈયતના સુખ દુઃખ જોવા કે ચાલો જોઉં તો ખરા કે મારી પ્રજા સુખી છે કે દુખી એટલે એ તો ગામની સીમમાં વેશ પલટો કરીને ગયો અને એણે એક ગધેડાવાળાને જોયો ગધેડા પર તાજી કાકડી લાદેલી હતી રાજાએ પૂછ્યું આટલી બધી કાકડી લઈને ક્યાં વેચવા ચાલ્યા વેચવા જાઓ છો ગધેડાવાળાએ કહ્યું વેચવા નહીં ભેટ દેવા ખેડૂત છું કમોસમે આવો ફક્કડ પાક થયો છે તો મને થયું કે રાજાને ભેટ આપું સાંભળ્યું છે કે રાજાને કાકડી બહુ ભાવે છે રાજાએ કહ્યું તમે સાંભળ્યું એવું મેં સાંભળ્યું છે પણ રાજાને ભેટ આપવાથી તમને શું ફાયદો ખેડૂત કે રાજા છે ખુશ થાય તો હજાર રૂપિયા ઈનામ દઈ દે રાજાએ માથું ધૂણાવીને કહ્યું કાકડીના કોઈ હજાર રૂપિયા ન દે તો પાંચસો દેશે પાંચસો એ વધારે છે તો ચારસો દેશે ત્રણસો દેશે બસો દેશે અરે ક મોસમની કાકડી છે કઈ મોસમમાં થોડી થઈ છે કેટલા ખાતર પાણી કર્યા છે શું રાજા એટલું નહીં સમજે રાજા દિલનો દોલો છે એવું સાંભળ્યું છે મેં તો હો સાંભળ્યું છે તે સાચું છે પણ કાકડીના કોઈ બસો રૂપિયા ન આપે ભાઈ તો શું આપશે ને શું કાંઈ વધારે નથી હો તો એ રાજા તો એમ કર્યા કરે ત્યારે ખેડૂત કે સો નહીં આપે તો પચાસ તો આપશે ને કે એટલાય નહીં આપે રાજાએ કહ્યું પચાસ પણ વધારે છે ખેડૂત કે તો હું એના મોં પર કહીશ કે તું કાકડી ખાવામાં શું સમજે બસ પછી કાકડી બધી છોકરામાં વેચી દઈશ છોકરા તો રાજી થશે ને <laughs> રાજાએ કહ્યું છોકરા રાજી થશે એની ના નહીં પણ તમારો તો માલ મફતમાં ગયો ને ખેડૂત કે જો ભાઈ અમે રહ્યા ખેડૂત માલ મફતમાં જાય એનો વાંધો નહીં પણ માન રહેવું જોઈએ આપણું બાકી હું કંઈ પૈસા સારું કાકડી દેવા નથી જતો રાજા છે પ્રજાનો બેલી છે રૈયતનો બેલી છે પ્રજાની રક્ષા કરે છે એટલે એને ભેટ ધરવા આ લઈ જાઉં છું પણ ખેડૂતની ભેટની રાજાને મન કંઈ કિંમત ન હોય તો એ રાજા એના ઘરનો એમ તો હું પણ મારા ઘરનો રાજા છું લો બોલો નવ્ય ભાઈ ખેડૂતે તો આવું કહ્યું હો આ સાંભળીને રાજા હસો તેણે કહ્યું ખરું કહ્યું ખરું કહ્યું દોસ્ત પછી તો બે છૂટા પડ્યા હો ભાઈ રાજા કચેરી ભરીને પછી તો બેઠો હતો ત્યાં ખેડૂત ગધેડા સાથે કચેરીમાં દાખલ થયો રાજાને પ્રણામ કરીને એણે કહ્યું મહારાજ ક મોસમ ક મોસમે પાકેલી આ કાકડી હું આપને ભેટ આપવા આવ્યો છું રાજાએ કહ્યું કાકડી વાહ તો મારે એનું ઇનામ દેવું જોઈએ બોલ શું આપું ખેડૂતે કહ્યું એક હજાર રૂપિયા રાજા કે ઊંહ ઊંહ ખેડૂતે કહ્યું તો પાંચસો આપો રાજાએ કહ્યું ઊંહ ઊંહ દરબારીઓ તો નવાઈ પામીને જોઈ રહ્યા કે કદી કોઈને ઊહું નહીં કહેનારો રાજા આજે આ ખેડૂતને ઊહું ઊહું ઊહું એમ કેમ કરે છે ખેડૂતે કહ્યું તો ચારસો આપો ત્રણસો આપો અરે બસો આપો રાજાએ કહ્યું ઊહ ઊહ તો શું આપો એ કંઈ વધારે નથી રાજા કે ખેડૂતે કહ્યું તો પચાસ આપો રાજાએ ગંભીર મોં કરીને કહ્યું પચાસ પચાસ ફટ દઈને ખેડૂત હવે ફાળ્યું જમીન પર પછાડીને કહ્યું ખેડૂતે હો મારી કાકડીની તમને કઈ કિંમત ન હોય તો રહ્યું તમે રાજા તમારા ઘરના હું કાકડી છોકરાઓમાં વેચી દઈશ બોલો કેવો હિંમત વાળો હા કહ્યું ત્યાં તો રાજા જોરથી હસી પડ્યા હવે ખેડૂતે એને ઓળખ્યો અરે આ તો પેલો મને ગામમાં બેસતા મળ્યો હતો એ એટલે એણે જોરથી હસવા માંડ્યું આખી કચેરી મૂઠ જેવી બનીને આ જોઈ રહી કે અરે આ શું થાય છે હસવાની ખળ વળી એટલે રાજાએ કહ્યું મારા રાજ્યમાં આવા ખેડૂતો છે એ જોઈને મને આનંદ થાય છે ખજાનચી ખેડૂતના મોંમાંથી જે આંકડો નીકળો એટલા રૂપિયા એને આપો ખજાનચીએ કહ્યું પચાસ રૂપિયા રાજાએ કહ્યું એથી વધારે ખજાનચીએ કહ્યું સો રૂપિયા એથી વધારે ખજાનચીએ કહ્યું બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા રાજાએ કહ્યું એથી વધારે પાંચસો રૂપિયા એથી વધારે હજાર રૂપિયા રાજાએ કહ્યું એથી વધારે હવે ખજાનચી મુંજાયો હો ખેડૂત એક હજારથી વધારે બોલ્યો નથી તો એથી વધારે શું કેવું રાજા કે ખેડૂતને આપો હજાર વત્તા પાંચસો વત્તા ચારસો વત્તા ત્રણસો વત્તા બસો વત્તા સો વત્તા પચાસ ઓહો અઢી હજાર ને પચાસ રૂપિયા ખેડૂતને આપો આ કાકડીની કિંમત નથી પણ ખેડૂતના પ્રેમનો નજીવો પુરસ્કાર છે આમ કહીને એણે એક કાકડી લઈને સભામાં જે ખાવા માંડી ઓ નવ્ય ભાઈ કાકડી ભાવે ને આપણને તે અરે વાહ રાજા કે શું ફક્કડ કાકડી છે આવી મીઠી કાકડી તો મેં કદી ખાધી નથી લો લો બધાય ખાઓ બધાય ખાઓ ચાખો ચાખો એમ કરીને ખાવા માંડ્યા આખી સભામાં બધા હો દરબારમાં બધાય કાકડી ખાવા લાગ્યા પોતાની કાકડીનો આવો મહિમા થતો જોઈને ખેડૂત તો ખુશ ખુશ થઈ ગયો અને એને અઢી હજાર રૂપિયા ઈનામમાં મળ્યા તો ભાઈ આવો હિંમતવાન ખેડૂત હતો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ભટુરિયાઓ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો પાછો હવે હાલા વાલા કરી જાઓ આવજો